બહુ ઈચ્છા હતી તે કુબેર ભંડારી અંદર ગયા છે અને માતા પાર્વતીજીને વંદન કરીને કહ્યું કે માં મારી સેવા કરવી શંકર ભગવાન મને કઈ આજ્ઞા આપતા નથી મને કઈ સેવા બતાવો એ બહુ પાછળ પડ્યો માતાજીને છોડી ગયા આ રીતે માએ કહ્યું કે સરસ બંગલો બાંધીશ પછી એમને હું સમજાવીને લઈ આવ્યો કુબેર ભંડારી બહુ રાજી થયા છે પોતાની સર્વ સંપત્તિ અર્પણ કરી પ્રિય છે એનું એક કારણ છે શિવજી મહારાજ ઘણા ભાગે સમાધિમાં રહે છે સમાધિમાંથી જાગે કે માતા પાર્વતીજી એવા પ્રશ્નો કરે કે શિવજી રામ કથા કૃષ્ણ કથા કરે કથા પૂરી થાય કે સમાધિમાં બે જાય શિવજી બે જ કામ કરે સમાધિ અને કથા પાર્વતીજી અમને એટલા માટે પ્રિય લાગે છે સમાધિમાંથી જાગ્યા પછી એવા પ્રશ્નો પૂછે તો શિવજીને રામકથા કૃષ્ણ કથા કરવી પડે જે આનંદ સમાધિમાં મળે છે એવો આનંદ જાગ્યા પછી પણ મળે છે પાર્વતી માતા એવા સુંદર પ્રશ્નો કરે પાર્વતીજી તેથી પ્રિય છે પાર્વતીજીએ બહુ આગ્રહ કર્યો કે એની બહુ ભાવના છે એને બહુ મહેનત કરી મહિનો બે મહિના તમે રાજમહેલમાં રહો તો તમને શું વાંધો એ રાજી થશે બહુ આગ્રહ કર્યો ને ત્યારે શિવજીએ કહ્યું કે એને બંગલો તો સરસ બાંધ્યો છે પણ હજુ વાસ્તુ પૂજા કઈ કરી નથી વાસ્તુ પૂજા વિના બંગલામાં કેમ રહેવાય પેલો રાવણ બ્રાહ્મણનો છોકરો અને તે ત્રિકાળ શિવજીની પૂજા કરવા આવે શિવજી એક દિવસ એને પૂછ્યું તું કઈ ભણ્યો છો તને આવડે છે કઈ કે મારા હું વેદ ભણ્યો છું મને બધું આવડે છે કે અમારી વાસ્તુ પૂજા કરવી કે હું કરાવીશ તે રાવણ થયો ગોર મહારાજ અને શંકર ભગવાન થયા યજમાન એવો લાલચુડો હતો તે રાજમહેલ જોયા પછી એની દાનત જ બહુ બગડી ગઈ હતી માસ્તુ પૂજા થઈ પછી શિવજીએ રાવણને કહ્યું કે તમારી જે યોગ્ય દક્ષિણા હોય તે માગી લે કે મારે માગું તો આપશો ને કે હું કોઈને ના પાડતો નથી મારો એવો નિયમ છે તે રાવણે કહ્યું કે મારા જે રાજમહેલ તમારા શિવજીએ પાર્વતીજીના સામુ જોયું અને પાર્વતીજીને કહ્યું બ્રાહ્મણનો છોકરો છે માગે છે આપણે બંગલામાં રહીએ એના કરતા કોઈ બંગલામાં સુખેથી રહેતો હોય એને જોઈને આપણે રાજી થઈ બજારો માગે છે તો એને આપી દે ને માતાજીને ઠીક લાગ્યું ને ઓલા ગુસ્સાઓ એમના પાછો પડે રાવણને સોનાની લંકા આપી છે શિવ સમાન કોઈ ઉદાર થયો નથી અને ભવિષ્યમાં કોઈ દિવસ થશે પણ નહીં અત્યારે તો બ્રહ્માજી રજોગુણી નથી સૃષ્ટિના આરંભમાં જગતની ઉત્પત્તિ કરવા માટે રજોગુણનો સ્વીકાર કરે છે રજોગુણ વિના જગતની ઉત્પત્તિ થાય નહીં વિષ્ણુ ભગવાન રક્ષણ કરે છે ત્યારે સત્વગુણને કાબુમાં રાખે છે શિવજી મહારાજ તમો ગુણી છે એનો અર્થ એ છે પ્રલય શિવ તમો ગુણનો સ્વીકાર કરે છે અને સર્વનો વિનાશ કરે છે એ તમો ગુણી નથી એ તમો ગુણને કાબુમાં નથી આપણા શાસ્ત્રોમાં ત્રણ ગુણોનું વર્ણન કરતા ત્રણ દૃષ્ટાંતો બહુ સુંદર આપ્યા એવું લખ્યું છે કે સત્વ ગુણે ગાય જેવો છે રજોગુણ વામર જેવો છે અને તમોગુણ વાઘ જેવો છે ગાય માતાને વશ કરવી એ થોડું સહેલું છે ગાય માતા જલ્દી વશ સત્વગુણ ગાય જેવો છે અને રજોગુણ વાનર જેવો છે વાનર બહુ ચપળ છે વાનરને વશ કરવું કઠણ છે રજોગુણ વાનર જેવો છે અને ગુણ એ વાઘ જેવો છે વેદોમાં શિવ સ્વરૂપનું વર્ણન આવે છે પિનાક શિવ કૃત્યવાસા છે કૃત્ય એટલે વાઘાંબર વાઘાંબર ઓઢે છે તમે બોલે વાઘને કાબુમાં રાખનાર શિવ છે વાઘને વશ કરવો બહુ જ કઠણ છે તમોગુણ વાઘ જેવો છે રજોગુણ વાનર જેવો છે અને સત્વગુણ ગાય જેવો છે ગ્રંથોમાં જ્યાં લખ્યું છે શિવ તમોગુણી છે એનો અર્થ એ છે તમોગુણને કાબુમાં રાખે વિષ્ણુ ભગવાન સત્વગુણી છે એનો અર્થ એ છે સત્વગુણને કાબુમાં રાખે એ રાક્ષસોને મારે છે ત્યારે ક્રોધ પણ કરે છે આ દેવો લીલા કરે છે ત્યારે એક એક ગુણને કાબુમાં રાખે આ જીવ એક એક ગુણના આધીન થાય અત્યારે તમે બધા સત્વગુણમાં બેઠા છો તમારું હૃદય શુદ્ધ છે તમારા મનમાં સાત્વિક ભાવ છે તમે પ્રભુના નામનો જપ કરતા કરતા શાંતિથી કથા સાંભળો છો અત્યારે તો તમારામાં સત્વગુણ દેખાય છે પણ કથા પૂરી થયા પછી સત્વગુણ રહેશે કે નહીં શંકા જ્યાં કથા પૂરી થઈ છે રજોગુણ આવશે મન સંચલ થશે ઘેર જવાની કેટલાકને બહુ ઉતાવળ થઈ જાય ઘર કોઈ ભાગી જવાનું છે પણ જલ્દી પહોંચ્યું તો હારો ને કથા પૂરી થયા પછી મન ચંચલ થાય રજૂ ગુણાવે ઘેર જવા તૈયાર થયા અને જોયું કે મારા ચંપલ દેખાતા નથી કોઈ લઈ ગયો હજી કદાચ તમે રજોગુણમાંથી તમે ગુણમાં જશો જીવ એક જ ગુણના આધીન બને છે બ્રહ્મા વિષ્ણુ સદાશિવ એ એક જ ગુણને કાબુમાં રાખે એ બ્રહ્મરૂપ છે શિવજીના દક્ષ પ્રજાપતિ અજ્ઞાનના લીધે તમો ગુણી સમજે છે બહુ મોટી ભૂલ છે શિવ તમો ગુણી નથી તમો ગુણ રાગ જેવો છે એનો વશ કરવો બહુ કઠણ છે પ્રલયકાળમાં શિવ રુદ્ર બને છે અત્યારે તો શિવ અતિ શાંત છે શિવ સ્વરૂપનો મહિમા કોણ વર્ણન કરી શકે દક્ષ પ્રજાપતિ શિવતત્વને જાણ્યા વિના શંકર ભગવાનના માટે ગમે તેવું બોલ્યો તેનો યજ્ઞ સફળ થયો નથી જે યજ્ઞમાં શિવજીની પૂજા નથી એ યજ્ઞમાં નારાયણ જતા જ નથી હરિહર એક જ છે ભાગવતનો એ સિદ્ધાંત છે શિવજીના હૃદયમાં નારાયણ છે અને નારાયણના હૃદયમાં શિવ છે માધવો માધરાવી સૌ સર્વસિદ્ધિવિનાયનૌ વંદે પરસ્પરાત્માનૌ પરસ્પર નથી પ્રિય આપણા સનાતન ધર્મમાં પંચદેવની પૂજા છે અને તે પંચદેવો તત્વથી એક જ છે થોડું શાંતિથી વિચાર કરશો તો ધ્યાનમાં આવશે આ શરીર પંચતત્વથી બનેલું હાથમાં પાંચ આંગળીઓ છે પછલી આંગળી નાની છે પણ એની બહુ જરૂર છે પછલી આંગળી ન હોય તો માનવ દુઃખી થાય ઇષ્ટદેવ એક રાખજો ઇષ્ટદેવમાં સો પ્રેમ રાખો જ્યાં સુધી દેહનું ભાન છે ત્યાં સુધી સર્વને માનજો કેટલાક ભક્તિનો દુરાગ્રહ રાખે છે કે હું શિવને નહીં માનું હું તો કૃષ્ણની જ સેવા કરીશ હું વૈષ્ણવ છું શિવ તો સર્વ વૈષ્ણવોના આચાર્ય છે શિવ કૃપા વિના કોઈને ભક્તિ મળી નથી શિવ કૃપા વિના જ્ઞાન મળે નહીં ભગવાન શંકરની કૃપા વિના આ જીવ કામનો વિનાશ કરી શકે નહીં ભાગવતમાં એવું લખ્યું છે કે જે ભગવાન શંકરમાં કુભાવ રાખે બાકી કામી થાય એ બોકડ જેવો થાય નંદીશ્વરનો સાપ અત્યારે જે શિવજીમાં કુભાવ રાખશે એને બ્રહ્મ વિદ્યાની પ્રાપ્તિ થશે નહીં શિવજીમાં કુભાવ રાખે અતિ કામી થશે એ વાસનાનો વિનાશ કરી શકે નહીં શિવજીએ કામને બાળીને ભસ્મ કર્યો છે શિવ કૃપાથી જીવ કામ ઉપર વિજય મેળવી શકે હરિહર બંને એક જ છે વૈષ્ણવ થઈને શિવજીમાં કુભાવ રાખે કે શિવભક્ત થઈને શ્રીકૃષ્ણમાં કુભાવ રાખે દેહનું પતન થાય ભક્તિ એ મનને બગાડવા માટે કરવાની નથી ભક્તિ એ રાગ વધારવા માટે નથી હરિહર બંને એક જ છે દક્ષ પ્રજાપતિએ શિવજીની પૂજા કરી નહીં અને તેથી તેના યજ્ઞમાં નારાયણ પધારવાનું તે મોટો વિષ્ણુયાગ કરે છે ભગવાનનો એનો યજ્ઞ ગમ્યો નથી મારા શંકરનું અપમાન કરે છે મારા પગની પૂજા કરે છે પણ મારા છાતીમાં ધબ્બો મારે મારા હૃદયમાં શિવ છે શિવજીના હૃદયમાં નારાયણ છે અને નારાયણના હૃદયમાં શિવ છે ભક્ત અને ભગવાન અંદરથી એક જ હોય છે દક્ષ પ્રજાપતિએ શિવજીનું અનાદર કર્યું એનો યજ્ઞ અને મારનારો થયો છે પંચદેવોની પૂજા સનાતન ધર્મમાં છે પંચદેવોની પૂજા પ્રત્યેકના માટે અતિ આવશ્યક છે આ શરીર પંચતત્વથી બનેલું છે પૃથ્વી જળતેજ વાયુ અને આકાશ આ પંચતત્વનું આ શરીર આ પંચતત્વના પાંચ માલિક દેવ ઇષ્ટદેવમાં સો આવી પ્રેમ રાખો અન્ય દેવોને અંશરૂપ સમજીને વંદન કરો પતિવ્રતા સ્ત્રીનો સો આની પ્રેમ એના પતિમાં હોય છે પણ એ દિયરમાં પતિના અંશને જુએ એ જરૂર પડે છે કરે દિયરની નણંદની સેવા કરે છે અન્ય દેવોને અંશ રૂપ માનો અને તમારા ઈષ્ટદેવને પરિપૂર્ણ માનો દેહનું ભાન છે ત્યાં સુધી બધાને માનજો તમે દેહભાન ભૂલી જાઓ પછી માનવાની કે જરૂર રહેતી નથી વૈષ્ણવ થઈને બુદ્ધિપૂર્વક શિવજીનું અનાદર કરે શિવજીમાં કુભાવ રાખે એની ભક્તિ ભગવાનને જરાય ગમતી નથી એનું પતન થાય છે પંચદેવોની પૂજા પ્રત્યેકના માટે અતિ આવશ્યક છે તમે કોઈ પણ સારું કામ કરો ને એટલી ગણપતિની પૂજા કરવી જ પડશે તમે વિષ્ણુ યાદ કરો કે રુદ્ર યાદ કરો ગમે તે કરો પ્રથમ પૂજા ગણપતિની થાય ગણપતિ મહારાજ વિઘ્ન હરતા છે વિઘ્ન કરતા ગણપતિ છે ગણપતિ બાપા હાથમાં લાડુ લઈને બેઠા કોઈ દેવ હાથમાં લાડુ લઈને બેઠા છે ઘણા ભાગે બધા દેવો હાથમાં શસ્ત્ર લઈને બેઠા કોઈ ધનુષ બાણ રાખે કોઈ શંખચક્ર રાખે કોઈ ગળા રાખે કોઈ ત્રિશુળ રાખે એકલા ગણપતિ બાપા હાથમાં લાડુ લઈને બેઠા એક બાળકૃષ્ણલાલ એવા છે કે હાથમાં માખણ મિશ્રી ગણપતિની જે પૂજા કરે ને એને ગણપતિ બાપા કરતી જ લાડુ વાપરે તમને રોજ વાળવા મળે એવી ઈચ્છા હોય તો રોજ ગણપતિની પૂજા કરો વૈષ્ણવ હોય કે શૈવ હોય ગણપતિની પૂજા બધાના માટે અતિ આવશ્યક છે ગણપતિ બાપાની પૂજા ન કરે એના ભક્તિમાં જ્ઞાનમાં બહુ વિઘ્ન આવશે એનું પતન થશે ગણપતિ પૂજન પ્રત્યેકના માટે અતિ આવશ્યક વેદોમાં ગણપતિ મહારાજનો મહિમા બહુ વર્ણન કર્યો છે શરીરમાં જે પૃથ્વી તત્વ છે એના માલિક ગણપતિ છે પંચ તત્વના પાંચ માલિક દેવ માન્ય પૃથ્વી જળ તેજ વાયુ આકાશ આ પંચ તત્વનું આ શરીર બન્યું છે દેહભાવને ભૂલવો છે દેહોની પૂજા કરો દેહભાવ દુઃખ આપે છે હું પુરુષ છું સ્ત્રી છું આ દેહભાવ અનેક જન્મનો બુદ્ધિમાં દૃઢ થયેલો છે આત્મા પુરુષ નથી ને આત્મા સ્ત્રી નથી પંચદેવોની પૂજા કરે ને ધીરે ધીરે દેહભાવને ભૂલે છે ગણપતિની પૂજા બધાના માટે અતિ આવશ્યક સૂર્યનારાયણની પૂજા કરો તમે કોઈ પણ સંપ્રદાયની દીક્ષા ગ્રહણ કરો તમારા ઈષ્ટદેવ કોઈ પણ હોય સૂર્યની ભક્તિ ન કરે એની બુદ્ધિ સુધરતી જ નથી સૂર્યની ભક્તિ પ્રત્યેકના માટે અતિ આવશ્યક છે બુદ્ધિના માલિક સૂર્યનારાયણ છે બીજા બધા દેવો પ્રત્યક્ષ દેખાતા નથી સૂર્યનારાયણ પ્રત્યક્ષ દર્શન આપે તમે આ લાઈટ બારો છો સરકાર બિલ મોકલશે સાત આઠ દિવસની કઈ મુદત આપે છે તે મુદતમાં જ નાણાં ભરવા પડે નહીં તો પછી <coughs> દંડ થશે સૂર્યના પ્રકાશનો જે ઉપયોગ કરે એ સૂર્યનો ઋણી છે સૂર્યનારાયણ તમને પ્રકાશ આપે છે તમે સૂર્યનારાયણને શું આપો છો અને દિવાળી આવે છે ને દિવાળીમાં લોકો રજા માગે માનવ ભલે રજા લે પણ સૂર્યનારાયણ રજા લે છે અને એકાદ દિવસ દિવાળીમાં સૂર્યનારાયણ રજા લે ને તો આપણી દિવાળી કેવી થશે કોઈ દિવસ રજા લેતા જ નથી એ રોજ પ્રકાશ આપે છે એ પ્રત્યક્ષ પરમાત્મા છે ચિત્રમ દેવાના મુદગાદની કંચક્ષુર મિત્રસ્ય વરુણસ્યાગ્ને આપણા જ્યાવા પૃથ્વી અંતરિક્ષમ સૂર્ય આત્મા જગતસ્તુષશ્ચ સૂર્યની ભક્તિ ન કરે એની બુદ્ધિ બહુ બગડે સૂર્યનારાયણની ઉપાસના ન કરે રોગી થાય આરોગ્ય સૂર્યનારાયણ આપે સૂર્ય ઉગતા પહેલા સ્નાન કરવાનો આગ્રહ રાખજો સૂર્યનારાયણને અર્ઘ્ય આપજો સૂર્યનારાયણ બહાર આવે ત્યારે હાથ જોડીને ઉભા રહેજો ઉગતા સૂર્યના કિરણ શરીર ઉપર પડે ને તો અનેક રોગના પરમાણુઓ મળે સૂર્યનારાયણ તનને નિરોગી બનાવે છે સૂર્યનારાયણ મનને શુદ્ધ કરે છે બીજા બધા દેવો દેખાતા નથી ભાવના કરવી પડે છે પણ સૂર્ય પ્રત્યક્ષ દર્શન આપે મિત્રો દાધાર પૃથ્વી મુતજ્યામ સૂર્યનારાયણ સર્વના મિત્ર છે સર્વને પ્રકાશ આપે છે વધારે નહીં તો સૂર્યનારાયણને બાર નમસ્કાર કરજો આપણા ભારતમાં એટલા બધા રોગ નહોતા લોકો સૂર્યનારાયણની ભક્તિ કરતા હતા ત્યારે ભારતની પ્રજા નિરોગી હતી હવે સૂર્યનારાયણનું અનાદર કરે તેથી રોગ વધ્યા છે ગરીબને શ્રીમાનને ભણેલાને અભણને ઘણા ભાગે બધાને હવે રોગ થાય આટલા બધા રોગ આપણા ભારતમાં નહોતા હોય સૂર્યનારાયણની ઉપાસના કરે તેને સૂર્યનારાયણ આરોગ્ય સૂર્ય ઉગતા પહેલા સ્નાન કરવાનો આગ્રહ રાખજો બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શૂદ્ર ગમે તે જાતનો હોય જે સૂર્યના પ્રકાશનો ઉપયોગ કરે છે એ સૂર્યનો ઋણી છે સૂર્યનારાયણની ભક્તિ કરવી જ પડશે તમારો જ્ઞાન માર્ગ હોય કે યોગ માર્ગ હોય ગમે તે સંપ્રદાયની દીક્ષા ગ્રહણ કરો સૂર્યનારાયણની ભક્તિ ન કરે એની બુદ્ધિ સુધરતી જ નથી બુદ્ધિના માલિક સૂર્યનારાયણ માતાજીની પૂજા કરો માની પૂજા કરે એને મા શક્તિ આપે શક્તિથી જ ભક્તિ થાય શક્તિ વિના ભક્તિ થતી નથી સનાતન ધર્મમાં માની પૂજા છે માની પૂજા પ્રત્યેકના માટે અતિ આવશ્યક છે મહાકાળી મહાલક્ષ્મી મહાસરસ્વતી આ ત્રણ શક્તિના આધારે જગત છે મહાલક્ષ્મી દ્રવ્ય શક્તિ છે દ્રવ્ય શક્તિ જીવનની જરૂરિયાત પૂરી પાડે છે મહાસરસ્વતી એ જ્ઞાન શક્તિ છે દ્રવ્ય શક્તિનો સદુપયોગ કેવી રીતે કરવો એ મહાસરસ્વતી જ્ઞાન શક્તિ સમજાવે છે મહાકાળી એ ક્રિયાશક્તિ છે ક્રિયાશક્તિ દ્રવ્ય શક્તિ જ્ઞાન શક્તિના આધારે જગત છે શક્તિ વિના જીવ શવ સમાન છે શક્તિથી જ ભક્તિ થાય છે માતાજીની પૂજા પ્રત્યેકના માટે અતિ આવશ્યક ભગવાન નારાયણની પૂજા કરો નારાયણ ભોગ આપે છે અને મોક્ષ આપે છે જે સુખની બહુ જરૂર છે એટલું સુખ ભગવાન બધાને આપે છે અને ધીરે ધીરે એના મનનું આકર્ષણ કરે છે અને પછી એવો અનુભવ થાય કે આ સંસારનું બધું સુખ ખોટું છે કાચું સુખ સાચું સુખ જ મારા ભગવાન છે ભગવાન ભોગ અને મોક્ષ બે આપે નારાયણની ઉપાસના પ્રત્યેકના માટે અતિ આવશ્યક છે ભગવાન શંકરની ભક્તિ કરો શિવજીની પૂજા કરે ને તો જ્ઞાન અને વૈરાગ્ય મળે જ્ઞાન વૈરાગ્ય શિવ આપે છે શિવજીના માથે ગંગાજી છે જ્ઞાન ગંગાજીના માથે છે એ જ્યાં જાય ત્યાં શાંતિ છે સમજણમાં બહુ સુખ જ્ઞાન ગંગા માથે ન હોય ને તો બહુ દુઃખ છે કેટલાક લોકો એવા હોય જે બે ચાર કલાક લાઇટ જાય ને તો પછી એમને દુઃખ થાય કે ચાર કલાક લાઇટ આવશે ને લાઇટ ગઈ અરે લાઇટ ગઈ પણ તું તો ગયો નહીં ને હજી શું કરવામાં આવે છે સમજણમાં બહુ સુખ છે શિવ જ્ઞાન સ્વરૂપ છે શિવ વૈરાગ્ય આપે છે જ્ઞાન વૈરાગ્ય શિવ કૃપા વિના મળે જ નહીં શિવજીની પૂજા પ્રત્યેકના માટે અતિ આવશ્યક છે બધા મહાપુરુષોએ ભગવાન શંકરની પૂજા કરી છે આ ચરિત્ર ઉઠાવું તો દોઢ બે કલાક જાય ભાગવતની કથા સાગર જેવી છે સમયનું બહુ અનુસંધાન રાખવું જ પડે શિવચરિત્રનો થોડો ભાવાર્થ સંભળાયો દક્ષ પ્રજાપતિએ યજ્ઞ કર્યો માતાજી ત્યાં પધાર્યા અંતે માએ શ્રીઅંગ બાળી લીધું છે અગ્નિને બાળવાની શક્તિ આપનાર તો શિવ જ છે શિવ શક્તિને અગ્નિ શું વાળી શકે માતાજીની દીવા છે સતીજી પછી હિમાલયના ત્યાં પાર્વતીજીના સ્વરૂપે પ્રગટ થયા છે પાર્વતી માતા નાના હતા ને ત્યારથી એક જ ભાવનાથી શંકર ભગવાન સાથે મારે લગ્ન કરવું કેદારનાથ જતા ગૌરી કુંડાવે છે અને ત્યાં માતાજીએ તપસ્તર્યા કરી લગ્ન કરતા પહેલા શિવજીએ કામને બાળીને ભસ્મ કર્યો પછી લગ્ન કરવા ગયા શિવજીની બધી લીલા દિવ્ય શંકર પાર્વતીના લગ્નની કથા સંક્ષેપમાં વર્ણન કરી હિમાલયને સમજાયો છે પાર્વતીજી સાથે શિવજીનું લગ્ન નક્કી કર્યું એકવાર ભગવાન દ્વારકાના શ્રીકૃષ્ણ કૈલાસ ધામમાં ગયા અને શિવજીને કહ્યું કે મહારાજ મારી બહુ ઈચ્છા છે તમે લગ્ન કરો તમે એકલા છો તો મને ગમતું નથી લગ્ન કરો બહુ આગ્રહ કર્યો ને ત્યારે શિવજી હાથ જોડ્યા ને કહ્યું કે તમારા લાગને હજુ તો લગ્ન કરીશ પણ મારા ત્યાં લગ્નની તૈયારી કરનાર કોઈ નથી કે તમે હા પાડો એટલે તૈયારી બધી હું કરું શિવજીને સમજાવ્યા શંકર પાર્વતીનું લગ્ન નક્કી થયું છે ઘણા દેવો ઋષિઓ કૈલાસ ધામમાં આવ્યા છે ધામમાં જવાનું છે ત્યારે પ્રભુએ શિવજીને કહ્યું કે મારા તમારું લગ્ન છે ને મારી બહુ ઈચ્છા છે મારું પિતાંબર આજે તમે પહેરો અને તમારું વાઘાંબર આજે મને આપી દો મારો બધો શ્રૃંગાર આજે તમે કરો તમારું લગ્ન છે ભગવાન નારાયણની બહુ ઈચ્છા હતી કે શિવજી મારા શૃંગાર કરે શંકર દાદાએ સ્મિતા હાસ્ય કર્યું અને અમારો આ સાદો શૃંગાર હારો બહુ શૃંગાર કરીએ ને તો ભગવાન ભૂલાવે છે આ સારો શૃંગાર સારો છે શૃંગાર કરવો નથી શ્રીઅંગમાં ભસ્મનારણ કર્યું બાગાંબર ઓળ્યું છે ગાળામાં સર્પ હાથમાં સર્પ મસ્તકમાં કળવી જેવો સર્પ હાથમાં માળા છે હૃદયમાં નારાયણ છે પ્રભુએ સ્મિતા હાસ્ય કર્યું કે આ વરરાજાને કન્યા કોણ આપશે માણસ ત્યાં ગયા પછી કદાચ તે ફજેતી થઈ જાય તો શંકરાચાર્ય જેવું ફજેતી થશે તો તમારી થશે મારું શું કરવાનું હું તો આનંદમય નિર્વિકાર છે તમે બધું નક્કી કર્યું મારું શું થવાનું છે બહુ ઈચ્છા હતી કે શિવજી શૃંગાર કરે પણ શંકર દાદાએ ના પાડી અમારો આ સાદો શૃંગાર હારો પછી તો પ્રભુએ નારદજીને કહ્યું છે નારદ આજે તો એવી રીતે યુક્તિ કર શિવજીના લગ્નમાં વિઘ્ન આવે એમને શૃંગાર કરવો જ પડે તો મારા તો બધું હું કરી શકું છું પણ કદાચ નાણાં વિખાય તો એ મારા ગુરુદેવ છે તો હું તમારું નામ આગળ બોલીશ ત્યાં મારું નામ લે નારદજી નારાયણ નારાયણ કરતા હિમાલયના ઘેર ગયા સુંદર મંડપની રચના કરી છે માતા પાર્વતીજી પ્રગટ થયા ને તે દિવસથી હિમાલયની શોભા બહુ વધી ગઈ મોટા મોટા સિદ્ધ સાધુઓ મહાત્માઓ બધા હિમાલયમાં રહેવા લાગ્યા જ્યાં બ્રહ્મવિદ્યા પાર્વતીમાં પ્રગટ થયા હિમાલયની શોભા બહુ વધી છે સુંદર મંડપની રચના કરી છે પાર્વતીજીની માતા મેના દેવી છે લગ્નની તૈયારીમાં હતા નારદજી આવ્યા ને તે મેનાજીને આનંદ થયો તે મેના નારદજીને કહ્યું કે તમે આવ્યા છો ને તે દીકરીનું લગ્ન ચાર દસ દિવસ તમારે અહીંયા જ રહેવાનું નારદજીએ કહ્યું કે અમારા જેવા બ્રહ્મચારીને કોઈ લગ્નમાં બોલાવતા તો નથી પણ તમે પ્રેમથી આમંત્રણ આપો છો તે રહીશ કન્યા કોને આપો છો કે સૌથી મોટો દેવ જેને લોકો મહાદેવ મહાદેવ છે નારદજી હસવા લાગ્યા મીનાજીએ પૂછ્યું કે તમે કેમ હસો છો નારદજીએ કહ્યું કે સાસુજીએ કોઈ દિવસ જમયરાજને જોયો છે કે નહીં કે એને વખાણ બહુ આમ્યા છે પણ અમે કંઈ જોયો નથી કે તારો જમીન તારે જોવો છે કે અમારે જોવો છે તને બતાવું આ જાણ આવે છે જે માર્ગથી જાન આવે છે ને એ રસ્તામાં ઝાડના પાછળ નારદજી ઉભા છે મીણાદેવીને ત્યાં લઈ ગયા છે જ્ઞાનમાં સૌથી આગળ બ્રહ્માજી પાલખીમાં બેઠા ઋષિઓ વેદ મંત્રો બોલે છે પાલખી ખબર રાખી છે બ્રહ્માજીના ચાર મુખમાંથી ચાર વેદો પ્રગટ કરે છે મીણાજી રાજી થયા અને પૂછે છે કે પાલખીમાં જે ડોહા બેઠા છે એ જમણી રાજના કાકા થાય કે દાદા થાય કોણ થાય કે તારો જમીન એવો છે એને કોઈ માં નથી એને કોઈ બાપ નથી મા બાપ નહીં તો પછી કાકાનું દાદા હોય મા બાપ જમાઈ છે શિવજીનો જન્મ થતો જ નથી બ્રહ્માજીના લલાટમાંથી રુદ્રનો જન્મ થયો છે શિવ અજન્મા છે વેદોમાં ઉપનિષદોમાં એવું વર્ણન છે શિવજીનો જન્મ થતો જ નથી જે જમાઈ મા બાપ વિનાનો છે ત્યાં પારસીમાં બેઠા તે કોણ છે તો ઘરનો જોશી આજે પારસીમાં રહી ગયો કે જોશી મહારાજ બહુ તેજસ્વી એક એક દેવો આવે ત્યારે મેણાજી નારદજીને પૂછે આ જમે છે કે ના તો બધા નોકરો જ આવે છે કે જેના નોકરો આવા સુંદર અને દેખાય છે કે માલિક ક્યાં વિવિધ શાંતિ રાખે કે પછી બધી ખબર પડશે એ આવડાવત હાથી ઉપર બેસીને આવ્યો તો મેનાજીને એવું થયું કે હાથી દેખાય છે ને કે ગમેલા હાથી ઉપર દેખાય છે કે હાથી ઉપર બેઠા છે મારા તમે કહે ના ના તો ઘરનો મુનિ માટે હાથી ઉપર ચડી બેઠો આજે તો માલિકનું લગ્ન છે ને તો બધા બહુ આનંદ આવી જાય કે મુનિ માછી ઉપર તો પછી માલિક ક્યાં બેઠા અને પછી ખબર પડે ભગવાન નારાયણ પધારે છે તે મેનાજીએ પૂછ્યું કે આ મારા જમણીભાઈ કે નાના તો જમણીભાઈના ખાસ મિત્ર છે બધું એમના હાથમાં જ છે આ જે છે તે થાય એમના મિત્ર બહુ સુંદર ચતુર્ભુજ નારાયણ પધાર્યો પછી તો શંકર ભગવાનની બધી સેના આવી છે ભૂતગણ પ્રેતગણ મારીગણ બ્રહ્મરાક્ષ કેટલાક ચાર માથાવાળા છે કેટલાક બે માથાવાળા છે કેટલાકને માથું નથી તે ધડક ચાલે કેટલાક બહુ જાડા છે કેટલાક બહુ દુબળા છે કેટલાક તો નાગા આવ્યા છે સર્વસિદ્ધોના સદગુરુ સદાશિવ છે શિવ કૃપાથી જ સિદ્ધિ મળે છે નાગા એટલે વાસના રહિત છે શરીરને જે વસ્ત્ર ઢાંકે છે વાદળો જેમ સૂર્યને ઢાંકે છે વાસના આત્મ સ્વરૂપને ઢાંકે છે શિવકૃપાથી જ વાસનાનો વિનાશ થાય છે બધાએ શિવજીની સેવા કરી છે નગ્ન છે એનો અર્થ એ છે વાસના રહિત છે શુદ્ધ છે વિશ્વનાથ હોવાથી આખું જગત એમના દરબારમાં આવ્યું નંદિકેશ્વરમાં વિરાજે રાતે લગ્ન કરવા ગયા પણ હાથમાં માળા છે હૃદયમાં નારાયણ છે જીવ લગ્ન કરવા જાય છે ત્યારે એના છાતી ઉપર કામ ચડી બેસે છે શિવજી મહારાજ લગ્ન કરવા ગયા તે કામને બાળીને ભસ્મ કર્યો શિવજીએ તો એવી લીલા કરી છે કે શંકર પાર્વતીના લગ્નમાં જે લોકો આવ્યા હતા ને તે બધાને પૂર્ણ નિષ્કામ બનાવી માતા પાર્વતીજી અતિ સુંદર છે કદાચ કોઈના આંખમાં મનમાં વિકાર આવી જાય તો એનું પતન થશે શિવ પાર્વતીના લગ્નમાં જે લોકો આવ્યા હતા એ બધા પરિપૂર્ણ નિષ્કામ બન્યા કોઈના મનમાં જરાય વિકાર નથી શિવ નિષ્કામ છે તે શું આશ્ચર્ય છે શિવ પાર્વતીના લગ્નમાં જે આવ્યા છે તે બધા નિષ્કામ છે માતા પાર્વતી બ્રહ્મ વિદ્યા છે શિવ બ્રહ્મરૂપ છે નંદિકેશ્વરમાં વિરાજેલા છે નારદજી મહેમાજીને સમજાવે જ્યાં બળદ ઉપર જે બેઠો છે ને તારો જમન થાય મેનાજીને તે ઠીક લાગ્યું નહીં મારી દીકરી તો અતિ અતિ સુંદર છે આવી તો જગતમાં નથી મારા પતિએ જરાય વિચાર કર્યો નથી આવાને તમને આપે નારદજીએ કહ્યું તેથી તો તને હું અહીંયા લઈ આવ્યો કે આવાને કન્યા આપવા કરતા તું કન્યાને લઈને કૂવામાં કેમ પડતી નથી આવાને કન્યા ના અપાય આ કેવું દેખાય કે મહાદેવે બધું નક્કી થયું છે કે નક્કી થયું તેથી શું આ બધા ગયા પછી સારામાં સારો દેવ હું શોધી કાઢ્યું એ મારી કન્યા છે મને એની ચિંતા છે સર્વથી જે શ્રેષ્ઠ છે જે અતિ સુંદર છે એને હું પાર્વતી આપું આ બધાને જવા દે કે મારે નક્કી થયું કે તું પાર્વતીને અંદર લઈને બેસી દેજે દરવાજો બંધ કરી દે હું ન ભૂલાવું ત્યાં સુધી તું દરવાજો ઉઘાડીશ નહીં નારદજી મેનાજીને સમજાવે છે મેનાજી રડવા લાગ્યા કેવી સુંદર કન્યા એના પિતાએ જરાય વિચાર કર્યો ન માતા પાર્વતીજી તો જાણે છે આ બધી લીલા છે શિવજી મહારાજ પધારે છે એમની સાથે આવેલી બધી સેના જોઈને લોકો ગભરાયા ભૂતગણ પ્રેતગણ મારીગણ બ્રહ્મ રાક્ષસ પણ સાથે છે એ સર્વના સ્વામી છે તે બધા ગભરાયા છે દરવાજા બંધ કરે પછી શિવજીને ખબર પડી કે હવે કે એમનો કન્યા આપવાનો વિચાર નથી કે પેલો નારદ ગયો ને એને કંઈ ઘોટાળો આવ્યો સુવર્ણ દોડતા ગયા છે નારદજીને પકડે છે નારદજીને પકડીને લઈ આવે નારદજી શિવજીના સન્મુખ ઉભા છે શિવજીએ સ્મિતાશ્ય કર્યું અને કહ્યું નારદ મારી પ્રગતિ કરવાનું તો નક્કી કર્યું તારી શું ઈચ્છા કે મારા તમારી પ્રગતિ કોઈ કરી શકે નહીં તમે જગતગુરુ છો મારા ગુરુ પર આપ છો મેં જે કંઈ કર્યું છે ને તે નારાયણમાં કહેવાથી કર્યું છે ભગવાનની બહુ ઈચ્છાથી તમે શૃંગાર કરો મહારાજ આપને હું વધારે તો શું કહું તમે મારા ગુરુદેવ છો એટલું જ કહું છું કે શૃંગાર કરશો તો જ લગ્ન થશે નહીં તો જય શ્રી કૃષ્ણ જાણે છે પાછા શંકર ભગવાનને શૃંગાર કરવો હોય તો કંઈ દર્પણમાં મોડું જવું પડે જેના હૃદયમાં નારાયણ છે મને કૈલાસમાં જ કહેતા હતા માન્યું નહીં શિવજીએ એક ક્ષણ સંકલ્પ કર્યો અને જ્યાં સંકલ્પ કર્યો આજે તો એવી લીલા થઈ નારાયણનો બધો શૃંગાર શિવજીને આવ્યો અને શિવજીનો બધો શૃંગાર નારાયણને કર્યો ચારે બાજુ દિવ્ય શાંત છે નારાયણ ભગવાનનો બધો શૃંગાર શિવજીને પ્રાપ્ત થયો અતિ સૌમ્ય અતિ સુંદર અતિ શાંત એવું સુંદર શિવ સ્વરૂપ પ્રગટ થયું છે વાઘાંબરને આજે પીતાંબર છે ગાયમાં વૈજયંતી માયા છે પ્રભુએ પોતાનો બધો શૃંગાર શિવજીને અર્પણ કર્યો શિવજીના દર્શન કરતા નારદજીને આનંદ થયો દોડતા ગયા છે મીનાજીને કહ્યું છે સારામાં સારો દેવ શોધીને લઈ આવ્યો તું દરવાજો ઉગાડ્યો દરવાજો ઉગાડ્યો છે શિવજીના દર્શન થયા અતિ સુંદર શિવ સ્વરૂપને જોતા મેનાજીને બહુ આનંદ હતો મારી દીકરી ભાગશાળી પણ શિવજીના અલૌકિક સૌંદર્યને જોતા મેનાજીના મનમાં એક ક્ષણ એવો ભાવ જાગ્યો આ જન્મમાં નહીં પણ બીજા જન્મમાં આ વર મને મળી જાય તો બહુ સારું આ કેવો દેખાય આવો જગતમાં નહીં હો આ સાસુ છે ના જમય છે એવો લૌકિક ભાવ મનમાં રાખશો નહીં જીવને શિવ થવું ગમે છે આ જીવ શિવ સાથે એકરૂપ ન થાય ત્યાં સુધી શાંતિ નથી આ જીવ ઈશ્વરથી થોડો પણ જુદો હોય ત્યાં સુધી એને કાળ મારે છે જીવ જયારે શિવરૂપ બને છે માતા પાર્વતીજી પધારે છે ભગવાન શંકરને વિજય માળા અર્પણ કરી છે ત્યારે બધા દેવો ગંધર્વો નમ પાર્વતી પટેરા જય જયકાર કર્યો છે પરમાનંદ થયો છે સુવર્ણ સિંહાસનમાં માતા પાર્વતીજી સાથે ભગવાન શંકર વિરાજેલા છે જગત અસ્થિતરવ વંદે પાર્વતી પરમેશ્વરવ જગતના એ માતા પિતા છે શિવતત્વનું વર્ણન કોણ કરી શકે બધા દેવો ઋષિઓ રાજી થયા છે શિવજીનો અલૌકિક શૃંગાર છે શિવ ગૌર છે નારાયણ શ્યામ છે બધા દેવોએ શિવજીની પ્રાર્થના કરી કે મહારાજ તમે રોજ આવો શૃંગાર કરો ને તો દર્શનમાં બહુ આનંદ આવે રોજ તમે આવો શૃંગાર કરો તો શંકર દાદાએ કહ્યું કે રોજ આવો શૃંગાર નહીં થાય આજે બધાની ઈચ્છા હતી તેથી આજે આ શૃંગાર કર્યો હું મારા બાળકૃષ્ણલાલનો શૃંગાર કરું સનાતન ધર્મના બે અંગ છે પ્રવૃત્તિ અને નિવૃત્તિ પ્રવૃત્તિ ધર્મ શ્રી કૃષ્ણ સમજાવે છે અને નિવૃત્તિ ભાવમાં શિવજી મહારાજ સમજાવે હરિહર એક જ પ્રવૃત્તિ કરો પાપની બીક રાખીને પ્રવૃત્તિ પ્રવૃત્તિ કરો પણ પરમાત્માના ચરણે જવું છે એ ધ્યાનમાં રાખીને પ્રવૃત્તિ કરો પ્રવૃત્તિ કરો પણ કોઈ ફળની અપેક્ષા રાખશો નહીં કર્મ કરવાનો અધિકાર જીવને છે કરેલા કર્મનું ફળ ક્યારે આપવાનું અને કેટલું આપવાનું એ ભગવાન નક્કી કરે છે કોઈ પણ અપેક્ષા મનમાં હશે તો મન અશાંત રહેશે અશાંતિનો જન્મ અપેક્ષામાંથી થાય છે કોઈ પણ અપેક્ષા રાખ્યા વિના પ્રવૃત્તિ કરો પરમાત્માના ચરણે જવું છે ધ્યાનમાં રાખીને પ્રવૃત્તિ કરો પાપની બીક રાખીને પ્રવૃત્તિ પ્રવૃત્તિ ધર્મ શ્રી કૃષ્ણ સમજાવે છે અને નિવૃત્તિ ધર્મ શિવ સમજાવે છે સનાતન ધર્મના બે અંગ છે પ્રવૃત્તિ અને નિવૃત્તિ ઉખડવામાં અત્તરની વાસ કોઈ દિવસ આવે જ નહીં પ્રવૃત્તિમાં જે ફસાયેલો રહે છે એને ભજનાનંદ બ્રહ્માનંદ મળે નહીં આખો દિવસ પ્રવૃત્તિ ન કરો ચોવીસ કલાકમાં વધારે નહીં તો ચાર કલાક પાંચ કલાક બધી પ્રવૃત્તિ છોડો એકાંતમાં બેસીને ધ્યાન કરો એકાંતમાં બેસીને પરમાત્માની પૂજા કરો જપ કરો શિવ નિવૃત્તિ ધર્મ સમજાવે છે જીવનમાં પ્રવૃત્તિ અને નિવૃત્તિ આ બેની જરૂર છે આખો દિવસ પ્રવૃત્તિ કરશો નહીં અને પ્રવૃત્તિ એકદમ છોડશો પણ નહીં સાધારણ માનવ પ્રવૃત્તિ છોડે સારું નથી આખો દિવસ ભક્તિ કરવી એ બહુ કઠણ ભક્તિ રસે અતિ મધુર રસ છે આખો દિવસ કોઈ ગયું ખાઈ શકે નહીં સાધારણ જીવ આખો દિવસ ભક્તિ કરી શકતો નથી પ્રવૃત્તિ કરવાની જરૂર છે પ્રવૃત્તિ જે છોડીને બેસે છે એ આખો દિવસ ભક્તિ ન કરે તો પછી પાપ કરશે નિવૃત્તિના સમયે મનમાં ખરાબ વિચાર આવે છે પ્રવૃત્તિ છોડશો નહીં પણ આખો દિવસ પ્રવૃત્તિ કરશો પણ નહીં જીવનનું લક્ષ્ય પૈસો નથી પૈસાની જરૂર છે પૈસો સાધન છે પરમાત્મા સાધ્ય છે આપણા ઋષિઓએ ધનને સાધન માન્યું છે ધન સાધ્ય નથી સાધ્ય પરમાત્મા છે પ્રવૃત્તિ ધર્મ શ્રી કૃષ્ણ સમજાવે છે અને નિવૃત્તિ ધર્મ ભગવાન શંકર સમજાવે છે હરિહરની ભક્તિ પ્રત્યેકના માટે અતિ આવશ્યક છે જગતના બધા જ સાધુઓ મહાત્માઓ ભગવાન શંકરની ભક્તિ કરીને જ મહાન થયા શિવ શિવ શિવ એવું બે અક્ષરનું નામ મુખમાંથી નીકળે અને પાતકોનો વિનાશ થાય શિવ બ્રહ્મ વિદ્યા આપે છે શિવ કૃપાથી જ્ઞાન વૈરાગ્ય મળે છે શિવજીનો મહિમા કોણ વર્ણન કરી શકે બહુ સંક્ષેપમાં શિવચરિત્રનો ભાવાર્થ સંભળાવ્યો આ ધર્મ પ્રકરણ પરિપૂર્ણ કર્યું છે અર્થ પ્રકરણનો આરંભ થાય અથાત કીર્તયે વંશમ पुण्यकीर्ते कुरुद्वः स्वायम्भुवस्यापि मनोः हरेरंशां सजन्मनः મનુ મહારાજની ત્રણ કન્યાઓ આકૃતિ દેવહૂતિ અને પ્રસૂતિ તે ત્રણ કન્યાઓનો વંશ આપે મને સંભળાયો ગુરુ મહારાજના બે બાળકોનો વંશ સાંભળવાની બહુ ઈચ્છા છે સુખદેવજી મહારાજ વર્ણન કરે છે રાજન શ્રવણ કરો મનુ મહારાજના ઘેર બે બાળકો છે પ્રિયવ્રત અને ઉત્તાનપાદ પ્રિયવ્રત મહારાજના વંશની કથા પંચમ સ્કંધમાં આવે છે આ ચતુર્થ સ્કંધમાં ઉત્તાનપાદ રાજાના વંશની કથા કરી છે તાનપાદ રાજાના ઘેર બે રાણીઓ છે સુનીતિ અને સુરુચિ સુનીતિમાં ઘણા સદગુણ છે પણ સુનીતિમાં સૌંદર્યનો અંશ બહુ ઓછો છે સુરુચિમાં ખાસ કોઈ સદગુણ નથી પણ સૌંદર્ય છે સુરુચિના સૌંદર્યમાં ઉત્તાનપાદ રાજા ફસાયા રાજાને સુરુચિ બહુ પ્યારી લાગે સુનીતિ અખામણી લાગે આ બહાર જે આંખ છે ને એને ચર્મચક્ષુ કે અને અંદર જે આંખ છે એને જ્ઞાનચક્ષુ કે જગતના સ્ત્રી પુરુષોને ચર્મચક્ષુથી જોશો ને જ્ઞાનચક્ષુથી જુઓ ચર્મ ચામડીને જુએ અને ચામડીનો જ મોહ થાય આ બહાર જે આંખ છે એને ચર્મચક્ષુ કે છે અંદર જે આંખ છે એને જ્ઞાનચક્ષુ કે જે આંખથી તમને સ્વપ્ન દેખાય સ્વપ્નમાં બહારની આંખ બંધ હોય છે અંદરની આંખ ઉગડે છે જગતના સ્ત્રી અને પુરુષને તમે અંદરની આંખથી જુઓ એવી ટેવ પાડો બહારની આંખ તો ચામડીને જ જુએ છે અને ચામડીનો મોહ થાય છે સૌંદર્યનો મોહ થાય તો પછી વિવેક વહી જાય છે સૌંદર્યનો મોહ થાય ત્યાં જ્ઞાન તકતું નથી જ્ઞાની પુરુષો જગતને જુએ છે પણ અંદરની આંખથી જુએ અંદર જે આંખ છે એને જ્ઞાન ચક્ષુ કે છે બહાર જે આંખો છે એને ચર્મચક્ષુ કે છે બધાને જ્ઞાન ચક્ષુથી જુઓ ચામડીને જોશોમાં ચામડીનો જ મોહ થાય રાજાનું મન સુરુચિના સૌંદર્યમાં ફસાયું હતું સુનીતિમાં ઘણા સદગુણ છે પણ રાજાએ સુરુચિના કહેવાથી સુનીતિનો ત્યાગ કર્યો સુરુચિ રાજાને ખોટું ખોટું બધું સમજાવે રાજા સુરુચિના આધીન થયા હતા રાજા સુરુચિ રાણી સાથે રાજમહેલમાં રહેતા હતા સુનીતિને કાઢી મૂકી સુનીતિ રાજમહેલના બહાર રહે થોડો શાંતિથી વિચાર કરશો તો ધ્યાનમાં આવશે આપણે બધા જ ઉત્તાનપાત જેવા છીએ પહાડ શબ્દનો અર્થ છે પગ અને ઉત્તાન શબ્દનો અર્થ છે ઉપર જેના પગ ઉપર છે અને માથું નીચે છે એને ઉત્તાન પાડશે માના પેટમાં બધા જ ઉત્તાન પાડે જીવ જયારે બહાર આવે છે ત્યારે પેલું માથું બહાર આવે છે પગ પાછળથી આવે માથું નીચે અને પગ ઉપર થાય એને જ ઉત્તાન ઉત્તાનપાદ કહે છે આ જીવ ઉત્તાનપાદ જેવો છે આ જીવને બે રાણીઓ છે સુનીતિ અને સુરુચિ ઇન્દ્રિયો આજે તે સુખ ભોગવવાની ઈચ્છા એ જ સુરુચિ છે ઈચ્છા ઉપર અંકુશ રાખજો ઇન્દ્રિયો માગે કે પરતવે સુખ ભોગવશો નહીં તમે બધા માલિક છો ઇન્દ્રિયો તમારા નોકર છે માલિક નોકરના આધીન રહે તો માલિક બહુ દુઃખી થાય છે નોકરને અક્કલ બહુ ઓછી હોય ઇન્દ્રિયો તમારા આધીન ઇન્દ્રે ઇન્દ્રિયોમાં જે તે સુખ ભોગવવાની ઈચ્છા એ સુરુચિ છે રાજાને રૂચિ પ્યારી લાગે કેસરી પેડો દેખાયો અને લૂલીએ કહ્યું કે ખા બહુ સરસ છે જીભ માગે ને ત્યારે જીભને આપવો ને જીભને કહ્યું કે હું કે તારો નોકર નથી તું કેમ મને ત્રાસ આપે જીભ તમને એવું પણ સમજાવે છે કે પ્રસાદી પેડો તમને મળ્યો છે ખાવાનો શું વાંધો કે તું માગે ત્યારે તને મારે આપવું નથી હું કંઈ તારા આધીન નથી આ જીભ માગે ને ત્યારે એકદમ જીભને આપવું નહીં પાંચ દસ મિનિટ જીભ ધમ પચાર કરી દે ખાધું હોય તો ઠીક જ પણ પછી તો એ ગઈ થઈને ગઈ રહેશે ક્યાં જવાની જીભ માગે ત્યારે જીભને આપવું જ નહીં હું તારો નોકર નથી ભક્તિમાં જીભ મુખ્ય છે જેની જીભ અતિ શુદ્ધ હોય એ જ ભક્તિ કરી શકે ભક્તિ કરવી એ સહેલું નથી બહુ કઠણ છે કેટલાક લોકો તો એવું સમજે છે કે ભક્તિ માર્ગ બહુ સહેલો છે જ્ઞાન માર્ગ કઠણ છે ભગવાનને ભોગ ધરવાનો ભગવાનની આરતી ઉતારવાની બધી ખૂબ પ્રસાદ ખાવાનો એ ભક્તિ છે ભોગ ધરે આરતી ઉતારે પ્રસાદ લે ભક્તિનું આનંદ પરમાત્માનું અજ્ઞાન એ જ ઉત્તમનું સ્વરૂપ છે જેને રુચિ પ્યારી લાગે છે એને પરમાત્માના સ્વરૂપનું જ્ઞાન કોઈ દિવસ થતું નથી જે જીતેન્દ્રિય છે એ જ ભગવાનને ઓળખી શકે છે સુરુચિનું ફળ છે ઉત્તમ અને સુનીતિનું ફળ છે ધ્રુવ ધ્રુવ શબ્દનો અર્થ થાય છે જે કાયમ તકે જે નિત્ય છે એને ધ્રુવ કે છે ઉત્તમે વિષયાનંદ છે ઇન્દ્રિય અને વિષયનો સંબંધ થયા પછી થોડો સમય જે સુખનો ભાસ થાય છે એને વિષયાનંદ છે વિષયાનંદ સમજાવવા માટે ભાગવતમાં એક દૃષ્ટાંત બહુ સુંદર આપ્યો બરાત થયા પછી લોકો મલમ લગાડે મલમ લગાડે એટલે દરાદ મટે છે પણ દરાજ મટવાનો સમય થાય ને ત્યારે ચે બહુ આવે કેટલાક ચે સહન કરી શકતા નથી નખથી ખંજોળે છે નખથી ખંજોળે ને ત્યારે બે ચાર મિનિટ એમને મજા આવે એ મજા નથી સજા છે નખથી ખંજોળે એટલે નખનું ઝેર લાગી જાય અને નખનું ઝેર લાગે એટલે દરાજ વધે છે ચેડ આવે કે જે સહન કરે છે તે સુખી થાય છે દાંતને જેમ ચેડ આવે છે તે માનવના એક એક ઇન્દ્રિયને પણ ચેડ આવે છે સહન કરો જે વિવેકથી સહન કરે બહુ સુખી થાય દરાજને ખંજ્યો એને બે ત્રણ મિનિટ ભલે મજા આવે